ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणम् प्ररूढभावो भगवत्यतोक्षरे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे ते प्रचेतसो नाम कस्यापत्यानि सूरत कस्यान्ववाये प्रख्याताः पुत्र वा सत्र मा सते જીવમાં શક્તિ બહુ ઓછી છે જીવની બુદ્ધિ પણ અલ્પ છે અલ્પ બુદ્ધિ અલ્પ શક્તિ હોવા છતાં જીવ શક્તિ નો નાશ કરે છે અને તેથી એને ભય લાગે છે માનવને જ ભય લાગે છે એવું નથી સ્વર્ગના દેવો પણ કાળથી ગભરાય જેને કાળની ભીતિ છે એને શાંતિ ક્યાંથી મરવું જ પડશે મૃત્યુ માથે છે કાળને કોઈની પણ દયા આવતી નથી રાજા હોય કે રંક હોય ભણેલો હોય કે અભણ હોય સાધુ હોય કે ગ્રહસ્થ હોય કાળ બધાને મારવા જાય કાળના પણ કાળ પરમાત્મા શ્રી કૃષ્ણ વ્યવસ્થા નથી જીવ જ્યાં સુધી ભગવાન નો થયો નથી ત્યાં સુધી જીવને ભય છે ચિંતા છે તમે ભગવાન ના બનો તમારી બધી ચિંતા ભગવાન ને થશે પતિવ્રતા સ્ત્રી પોતાનું સર્વસ્વ પતિદેવ ને અર્પણ કરે છે પત્નીની ચિંતા પતિને થાય પુત્રની ચિંતા પિતાને થાય છે તમે ભગવાનના બાળક બન ભગવાન કાળના પણ કાળ છે એક દિવસ એવો આવશે બધું છોડીને જવું જ પડશે સંસારનો સંબંધ જયારે છોડવાનો પ્રસંગ આવે છે અને ત્યારે જીવ ગભરાય ઘણા વર્ષોથી જે મકાનમાં તમે રહેતા હતા એ મકાન છોડીને જવું પડે ને તોય દુઃખ થાય આ માનવ શરીરમાં તો ઘણા વર્ષોથી જીવ રહે છે શરીર છોડતા જીવ અકળાય આજથી કોઈ સારું મકાન નક્કી કરી રાખ્યું મારે આ મકાન છોડવાનું છે મારે ભગવાનના ધામમાં જવું છે મારે ભગવાનના ચરણમાં જવું છે હું ભગવાનનો છું ભગવાન કાળના પણ માલિક છે કાળ જીવને પકડે છે કાળના માલિક ભગવાન હોવાથી જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે છે તેને કાળ મારી શકે કાળ એ ભગવાન નો નોકર છે માલિક સાથે જેનો પ્રેમ છે એને નોકર ત્રાસ આપી શકે ભગવાનને કોઈ પણ જીવ નો હિસાબ લેવાની ઈચ્છા થાય ત્યારે ભગવાન કાળને હુકમ કરે છે એને પકડીને લઈ આવું મરણ નો અર્થ એ છે પ્રભુને હિસાબ આપવાનો પવિત્ર દિવસ જ મરણ છે તમને જે પ્રભુએ આપ્યું છે ભગવાન એનો હિસાબ માગશે હિસાબમાં ઘોટાળો હોય ને તો ગભરામણ થાય કોઈ માનવને હિસાબ આપવો હોય તો ભય લાગે કદાચ તમે કોઈ માનવને છેતરી શકશો ભગવાન હિસાબ માગશે તમને પ્રભુએ જે આપ્યું છે ભગવાન એનો હિસાબ માગશે કોઈ ગરીબ માણસને ભગવાન એવું પૂછતા નથી કે તું મંદિરમાં સેવા કેમ કરતો નહોતો તું અન્નદાન કેમ કરતો નહોતો ભગવાન જાણે છે મેં વધારે આપ્યું જ નહોતું એ કેવી રીતે અન્નદાન કરી શકે આવા પ્રશ્નો તો ભગવાન શ્રીમાન લોકોને કરે છે ગરીબને ભગવાન એટલું પૂછે છે મેં તને વધારે ધન આપ્યું નહોતું પણ મેં તને મન તો આપ્યું હતું ને ધન આપવામાં ભગવાન વિષમતા કરે છે કોઈને વધારે આપ્યું છે કોઈને ઓછું આપ્યું છે પણ પ્રભુએ બધાને મન સરખું જ આપ્યું છે બધાને આંખ સરખી જ આપી છે તે આંખ નું શું કર્યું તે જીભનું શું કર્યું પ્રભુએ જે આપ્યું છે એનો જે દુરુપયોગ કરે એ બહુ દુઃખી થાય છે પરમાત્મા એ જે આપ્યું છે એનો દુરુપયોગ કરે એ જ મોટું પાપ છે મૃત્યોર્મૂર્ધિપદમ દત્વા આરોહાદભુતમ ગ્રહમ ધ્રુવજી ભગવાનના બાળક થયા છે નારાયણ મારા પિતા છે હું એમનો દીકરો છું મૃત્યુના માથે પગ મૂક્યો ભક્તિમાં કેવી શક્તિ છે જે સતત ભક્તિ કરે છે એ કાળના માથે પગ મૂકે છે કાળ એક એક ના છાતી ઉપર ચડી બેસે છે કાળ બધાને મારે છે જે સતત ભક્તિ કરે એના આગળ કાળ પણ હાથ જોડીને ઉભો રહે છે બધાને ખાતરી થઈ ભક્તિમાં કેવી શક્તિ છે પરમાત્માને પિતા માનો તમે બાળક બનો ધ્રુવજી નારાયણ ને પિતા માને હું ભગવાન નો બાળક છું જે છોકરો બહુ ભણેલો હોય ને એની ચિંતા માતા પિતાને વધારે થતી નથી ભાઈ બહુ ભણ્યા છે કમાવીને ખાશે પણ જે અભણ છે જે કશું જાણતો નથી જે કેવળ માતા પિતાના આધારે જીવે છે એવા અજ્ઞાન બાળકની ચિંતા માતા પિતાને વધારે થાય જે મોટો છે બહુ ભણેલો છે એને મા બાપ સાચવતા નથી જે અભણ છે તમે અજ્ઞાન બાળક બનો મોટા મોટા સંતો જ્ઞાનનો અભિમાન છોડીને અજ્ઞાન બાળક જેવા થઈ જાય પાંડિત્યમ નિર્વિદ્ય બાલ્ય તિષ્ઠાશે જ્ઞાન સારું છે જ્ઞાનનો અભિમાન બહુ પતન કરે છે સંતો મહાત્માઓ જ્ઞાનનો અભિમાન ફેંકી દે છે હું કશું જાણતો નથી જેને એવું લાગે છે હું કઈક જાણું છું એ કઈ જાણતો નથી એ ઈશ્વરથી દૂર છે જેને એવું લાગે છે કે મને કઈ ખબર નથી હું કઈ સમજતો નથી એને જ કઈક જ્ઞાન થાય છે અજ્ઞાન બાળક જેવા બનો પરમાત્માને પિતા માનો તમે પુત્ર બનો પ્રભુને સ્વામી માનો તમે સેવક બનો કેટલાક વૈષ્ણવો પરમાત્માને પતિ માને છે હું ભગવાન ની સખી છું મારે ગોલોક ધામમાં જવું છે મારે પરમાત્મા સાથે જ રમવું છે હવે કોઈ સ્ત્રી સાથે પુરુષ સાથે રમવું નથી મારે ગોલોક ધામમાં જઈને ભગવાન સાથે રમવું છે કેટલાક ભક્તો ભગવાન સાતમા અધ્યાયમાં એવું વર્ણન છે જીવ પ્રકૃતિ રૂપ હોવાથી સ્ત્રી છે આ જગતમાં પુરુષ એક પરમાત્મા શ્રી કૃષ્ણ છે ભગવાન વિના કોઈ પુરુષ થઈ શકે નહીં બધા જ સ્ત્રી છે ગીતાજીના સાતમા અધ્યાયમાં જીવાત્મા નું સ્વરૂપ સમજાયું છે ભગવાનની પરા પ્રકૃતિ તે જીવ અને પરમાત્માની અપરા પ્રકૃતિ તે જગત જીવ પ્રકૃતિ રૂપ હોવાથી સ્ત્રી છે આપણા શાસ્ત્રોમાં સ્ત્રીનું લક્ષણ બતાવ્યું છે જે પરતંત્ર છે એને સ્ત્રી કહે છે અને જે સ્વતંત્ર છે એ જ પુરુષ છે કોઈ પણ જીવ સ્વતંત્ર થઈ શકે જ નહીં જીવ પરતંત્ર છે અને તેથી જીવ સ્ત્રી છે જીવ કામના અધીન છે ઘણા લોકોને એવી ઈચ્છા હોય છે મને કોઈ દિવસ ક્રોધ આવે નહીં છતાં ક્રોધ આવી જાય છે કેટલાક લોકો પોતાને સ્વતંત્ર સમજે છે અક્કડમાં ચાલે કલયુગનો માનો તો પાન તમાકુના પણ આધીન રહે છે એક તુચ્છ વસ્તુનો એ ગુલામ થયો છે એ સ્વતંત્ર ક્યાં છે જીવ પરતંત્ર હોવાથી જીવ સ્ત્રી છે પરમાત્મા સ્વતંત્ર છે શાસ્ત્રોમાં સ્ત્રીનું લક્ષણ બતાવ્યું છે સ્ત્રી તેને કે છે જેને ભીતિ છે જેને ભય નથી એ જ પુરુષ છે પુરુષ નિર્ભય હોય છે પરમાત્મા પુરુષ છે જે નિર્ભય છે અને જીવને ભય છે જેને ભીતિ છે સ્ત્રી છે ભીતિ એ સ્ત્રીનો ધર્મ છે જીવને મૃત્યુની ભીતિ છે કાળથી બધા જ ગભરાય છે આજે ઠીક છે અંતકાળમાં શું દશા થશે જેને ભય નથી એ જ પુરુષ છે અને જેને ભય છે તે સ્ત્રી છે પરમાત્મા બધાના પતિ છે પરમાત્મા બધાના પિતા છે પરમાત્મા સાથે કોઈ પણ સંબંધ રાખવાની જરૂર છે એક દિવસ સંસારનો સંબંધ છોડવો જ પડશે અને જયારે સંસારનો સંબંધ છોડવાનો પ્રસંગ આવે છે ત્યારે જીવ ગભરાય છે આવે મારું કોણ છે જેને હું માનતો હતો કે આ મારું છે એને છોડીને મારે જવાનું છે તમે જેને માનો છો એ મારો છે એ તમને છોડીને જશે પરમાત્મા સાથે સંબંધ રાખો તમે ભગવાન ના બનો તમે નિર્ભય થશો ધ્રુવ ચરિત્રના સમાપ્તિમાં કહ્યું હતું આ કથા કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવરમાં પ્રચેતાઓએ મોટો યજ્ઞ કર્યો હતો તે યજ્ઞમાં દેશ દેશમાંથી અનેક સાધુ સંતો ગયા હતા મોટા મોટા રાજાઓ યજ્ઞમાં આવ્યા હતા સંત સભામાં નારદજી એ ધ્રુવ ચરિત્ર ની કથા કરી હતી સત્રે ગાયક પ્રચેતસા પ્રચેતાઓના બ્રહ્મસત્રમાં નારદજીએ ધ્રુવ ની કથા સંતોને સંભળાવી હતી વિદુરજીએ પ્રશ્ન કર્યો છે આ પ્રચેતા કોણ છે પ્રચેતાઓનું ચરિત્ર સાંભળવાની બહુ ઈચ્છા છે કે તે પ્રચેતસો નામ આપણા ભારતમાં પ્રધાન ચાર સરોવર છે કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર ગુજરાતમાં સિદ્ધપુરમાં બિંદુ સરોવર ભગવાનના આંખમાંથી પ્રેમાશ્રુ નીકળ્યા અને તેનું સરોવર થયું અને તેથી એને બિંદુ સરોવર કે છે કરદમ ઋષિએ પ્રભુના માટે બહુ દુઃખ સહન કર્યું અતિ દુર્બળ થયા હતા મારા માટે કરદમ ઋષિએ બહુ દુઃખ સહન કર્યું તે વિચાર મનમાં આવ્યો અને આંખમાંથી આંસુ નીકળ્યા તેનું થયું સરોવર સિદ્ધપુરમાં બિંદુ સરોવર બિંદુ સરોવર માં સ્નાન કર્યા પછી શ્રાદ્ધ થાય કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર છે દક્ષિણ ભારતમાં સબરીમાં જ્યાં વિરાજતા હતા શબરીમાં પંપા સરોવરમાં શબરીમાની ઝૂંપડી હતી ભગવાન રામ ત્યાં પધારે શબરીજીના ઘરમાં રામચંદ્રજી પધારે દક્ષિણ ભારતમાં પંપા સરોવર છે ઉત્તર ભારતમાં હિમાલયમાં માનસ સરોવર છે જ્યાં જીવ શિવનું મિલન થાય જે વૈષ્ણવોએ વ્રજ ચોરાશીની પરિક્રમા કરી છે એમને ખબર છે વ્રજની પરિક્રમામાં અનેક સરોવર આવે છે કુસુમ સરોવર આવે છે ચંદ્ર સરોવર આવે છે વ્રજમાં મુખ્ય પ્રેમ સરોવર છે જ્યાં શ્રી રાધા કૃષ્ણ નું પ્રથમ મિલન થયું શ્રી રાધાજી ત્રણ વર્ષના હતા શ્રી કૃષ્ણ ચાર પાંચ વર્ષના છે સંતા કુકડીની રમત રમતા શ્રી કૃષ્ણ સંતાઈ ગયા હતા અને ત્યાં શ્રી રાધાજી સખીઓથી વિખુટા પડ્યા આવ્યા છે નિકુંજમાં શ્રી કૃષ્ણના દર્શન કરે છે શ્રી કૃષ્ણ શ્રી રાધાજીને જુએ છે શ્રી રાધાજી શ્રી કૃષ્ણના દર્શન કરે છે પ્રથમ દર્શનમાં પ્રથમ મિલનમાં બહુ આનંદ થયો અતિ આનંદ થાય ત્યારે એ હૃદયમાં સમાતો નથી અતિ આનંદ પછી આંખમાંથી બહાર આવે રાધા કૃષ્ણ નું જ્યાં પ્રથમ મિલન થયું છે રાધા કૃષ્ણના આંખમાંથી પ્રેમ અશ્રુ નીકળ્યા છે અને તેથી વૈષ્ણવો એને પ્રેમ સરોવર કહે છે આ નારાયણ સરોવરની કથા ચાલે છે કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર છે પ્રચેતાઓના માટે પરમાત્મા નારાયણ ત્યાં પ્રગટ થયા છે પ્રચેતાઓએ મોટો યજ્ઞ કર્યો હતો વિદુરજીએ પ્રશ્ન કર્યો કે આ પ્રચેતાઓ કોણ છે પ્રચેતાઓના યજ્ઞમાં પણ મોટા મોટા ઋષિઓ મહાત્માઓ આવેલા એમને જે ઉપદેશ કર્યો તે સાંભળવાની મને બહુ ઈચ્છા છે સુખદેવજી મહારાજ પરીક્ષિત ને મૈત્રેય વિદુરજીને આ કથા આ પ્રચેતાઓ ધ્રુવજીના વંશમાં જ પ્રગટ થયા છે ધ્રુવજીના વંશની કથા સાંભળો કે પ્રચેતાઓનું ચરિત્ર આવી જશે ધ્રુવજી મહારાજ વૈકુંઠ ધામમાં ગયા પછી ધ્રુવજીના પુત્ર વત્સર તે ગાદીમાં બેઠા છે વત્સર મહારાજ નું લગ્ન સ્વરવીથી રાણી સાથે થયું હતું આ વંશમાં પુષ્પાર્ણ દિગ્મકેતુ ઈશ ઉર્જ વસુ અને જય એવા અનેક રાજાઓ થયા આ વંશમાં અંગ રાજા થયો અંગ રાજાનો પુત્ર વેદ થયો અંગ રાજા સદાચારી હતા વેન દુરાચારી થયો પતિ પત્ની ભૂલ કરે તો પાપી પ્રજા ઉત્પન્ન થાય અંગ રાજાની ભૂલ નહોતી રાણીએ ભૂલ કરી અને તેથી દીકરો મહાપાપી થયો અંગરાજા સદાચારી હતા પ્રેમ દુરાચારી થયો નાના નાના બાળકોને પણ મારે પ્રજાને બહુ ત્રાસ આપે એક જ દીકરો હતો અંગરાજા વેનને સમજાવે માનતો નથી અંગરાજા બહુ દુઃખી થયા એક જ દીકરો છે મારું કયું કરતો નથી બધાને બહુ ત્રાસ આપે છે એક સંત અંગરાજાના ઘેર ફરતા ફરતા આવ્યા છે અંગરાજા એમની સાથે સત્સંગ કર્યો મહારાજ મને કઈક ઉપદેશ તે સંતે એવું કહ્યું ભક્તિ માર્ગમાં જેને આગળ વધવું છે એ સર્વકાળ એવો અનુભવ કરે કે ભગવાનની મારા ઉપર બહુ બહુ કૃપા છે હું જે ભક્તિ કરું છું તે બહુ જ ઓછી છે પ્રભુએ કૃપા બહુ કરી છે પ્રતિ ક્ષણે શ્રી કૃષ્ણ કૃપાના દર્શન કર મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે બહુ કૃપા છે વારંવાર એવો વિચાર કરે એ જ ભગવાનની ભક્તિ કરી શકે શ્રી કૃષ્ણ કૃપાના સતત જે દર્શન કરે છે રાજા કહ્યું કે મહારાજ મને એવું લાગે છે મારા ઉપર ભગવાનની કૃપા નથી સંત સમજાવે છે એવું નથી સર્વ જીવો ઉપર ભગવાનની કૃપા હોય છે ભગવાન સર્વકાળ કૃપા કરે છે પરમાત્મા પ્રેમની મૂર્તિ છે અંદર રાજાએ કહ્યું કે મહારાજ મારો દીકરો બહુ નાલાયક છે બહુ ત્રાસ આપે છે હું કેવી રીતે માનું કે મારા ઉપર ભગવાનની કૃપા છે સંત સમજાવે છે તારો દીકરો નાલાયક છે એ જ ભગવાનની કૃપા છે ભાગવત નો એક સિદ્ધાંત છે પરમાત્મા જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં સંતોષ માનો તે સ્થિતિમાં પ્રભુના ઉપકાર માનો છોકરો લાયક હોય તો માનજો કે ભગવાનની બહુ કૃપા છે છોકરો લાયક છે બધું સંભાળે છે હવે ઘરમાં પાછું મારવાની મને શી જરૂર છે હું જે ભક્તિ કરું છું તે બહુ જ ઓછી છે છોકરો લાયક છે બધું સંભાળે છે તો અતિશય ભક્તિ કરું મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે કદાચ છોકરો નાલાયક હોય તો મનને સમજાવો ભગવાનની બહુ કૃપા છે તેથી આવો નાલાયક દીકરો થયો છે છોકરો બહુ લાયક હોય ને છોકરો બહુ સુખ આપતો હોય તો માતા પિતાની પુત્રમાં આસક્તિ થાય અરે પુત્રમાં તો આસક્તિ થાય એના છોકરાઓમાં દાદા દાદીની વધારે આસક્તિ થાય ઘરના લોકો ફૂલ જેવા હોય તો મન ઘરમાં ફસાય છે અને ઘરમાં ઘરના લોકો થોડા કાંટા જેવા હોય તો ઘરમાંથી મન હટી જાય છે ઘરમાં જેને બહુ સુખ મળે છે એનું મન ઘરમાં ફસાયેલું રહે છે જેને ઘરમાં થોડું દુઃખ છે એનું મન ઘરમાંથી હટી જાય છે મન ઘરમાંથી હટી જાય તો ભગવાનમાં જાય કાંટાને પગ તળે કચરવું સહેલું છે ફૂલ ને પગ તળે કચરવું બહુ કઠણ પગમાં જોડા હોય ને તો લોકો કાંટા ઉપર પગ મૂકીને આગળ જાય મને કઈ થવાનું નથી મારા પગમાં ચંપલ કાંટાને પગ તળે કચરી શકે છે એને કહો કે આ ફૂલ ઉપર પગ મૂકી ફૂલ ઉપર પગ મૂકી શકે ઘરના લોકો થોડા કાંટા જેવા હોય દુઃખ આપતા હોય તો મન ઘરમાંથી હટી જશે પછી હટી જાય કદપત્યમ વરમ મન્યે સદપત્યા સુશામ પદાર્થ તારા ઘેર નાલાયક દીકરો છે એ ભગવાનની બહુ કૃપા છે દીકરો નાલાયક હોય ને તો મનને સમજાવો પાછળથી આ કઈ કરે એવો નથી મારા હાથે જ મારું શ્રાદ્ધ મારે કરવું છે મારા હાથે મારે બધું વાપરી નાખવું છે પહોંચશે કઈ કરશે છોકરો નાલાયક હોય તો ભગવાનની કૃપા કદાચ ઘરમાં દીકરો ન હોય તો દુઃખી થશો તમારું કલ્યાણ તમારે જ કરવાનું છે છોકરો શું કરવાનો આ છોકરાઓ મોટા થાય ને અને એમનું લગ્ન થાય કે પછી ધીરે ધીરે માતા પિતાનો પ્રેમ ભૂલવા જ લાગે થઈ જાય છે કેટલાક લોકો એવા હોય છે જે કઈ મળે તે બધું વહુને જ આપી દે છે મા બાપને જરાય આપતા નથી માતા પિતાનો પ્રેમ ભૂલી જાય છે છોકરો ન હોય તો મનને શાંત રાખો સારું છે મારું કલ્યાણ મારે જ કરવાનું છે જેના ઘરમાં છોકરાઓ છે એનું બધું જીવન છોકરાઓના પાછળ પૂરું થાય છોકરાઓને ભણાવવા પરણાવવા એમાં જ સમય સંપત્તિનો વિનાશ થાય છે છોકરો નથી સારું છે આખો દિવસ ભગવાનની ભક્તિ કરીશ ભગવાન જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં સંતોષમાં જે સ્થિતિમાં ભગવાન રાખે એ સ્થિતિમાં પ્રભુના ઉપકારમાં તો ભક્તિ થશે ભક્તિનો શત્રુ લોભ છે કર્મ માર્ગમાં શત્રુ કામ છે જ્ઞાન માર્ગમાં શત્રુ ક્રોધ છે જ્ઞાની પુરુષોને જગતમાં બહુ માન મળે છે જેને બહુ માન મળે ને એને કોઈ ઠેકાણે ઓછું માન મળે તો અપમાન જેવું લાગે છે એનું અપમાન કર્યું નથી માન ઓછું આપ્યું છે માન ઓછું મળે તો જ્ઞાનીને અપમાન જેવું લાગે છે ક્રોધ કરે છે જ્ઞાન માર્ગમાં શત્રુ ક્રોધ છે કર્મ માર્ગમાં શત્રુ કામ છે અને ભક્તિ માર્ગમાં શત્રુ લોભ છે ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં સંતોષ માનો પરમાત્માના ઉપકાર માનો તો ભક્તિ થશે તમે કોઈ વખત પંઢરપુરમાં ગયા હશો દક્ષિણ ભારતમાં ચંદ્રભાગા નદીના કિનારે શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ વિરાજ ભગવાનનું સ્વરૂપ અતિ સુંદર છે ભગવાન બે હાથ કેળમાં રાખ્યા છે વિઠ્ઠલનાથજી મહારાજના દર્શન કરતા એવું લાગે છે ઠાકોરજી કોઈની રાહ જોઈને ઉભા હોય ઉભા છે બે હાથ કેળમાં રાખ્યા આ જીવ મારો છે મારો જીવ મને ભૂલી ગયો મારો જીવ સ્ત્રી નો થયો પુરુષ નો થયો મારો જીવ મારી પાસે ઘરે આવશે ભગવાન જીવની પ્રતીક્ષા કરતા ત્યાં ઊંઘા છે પ્રભુનું સ્વરૂપ અતિ અતિ કોમળ છે મંગલમય છે દર્શનમાં તૃપ્તિ થતી નથી ભગવાન જીવની રાહ જોઈને ઊભા છે કાર્તિક મહિનામાં પંઢરપુરમાં દેશ દેશમાંથી અનેક સંતો મહાત્માઓ આવે છે દસ બાર કલાક બરાબર તપશ્ચર્યા કરે ને તો જ દર્શન થાય છે અતિ ભીડ હોય છે અને તે અતિ ભીડ હોવાથી વિઠ્ઠલનાથજી મહારાજ વીસ કલાક બાવીસ કલાક દર્શન આપે ભગવાનની સેવા પૂજા થતી નથી નિદ્રા પણ નહીં અતિ અતિ ભીડ હોય છે વીસ બાવીસ કલાક દર્શન આપે એક વાર એવું થયું પંઢરપુરમાં દેશ દેશમાંથી સંતો મહાત્માઓ દક્ષિણ ભારતમાંથી શ્રી એકનાથ મહારાજ પધાર્યા મહારાષ્ટ્રમાંથી તુકારામ મહારાજ ત્યાં દર્શન કરવા માટે આવ્યા ગુજરાતમાંથી નરસિંહ મહેતા ત્યાં પધાર્યા છે ઉત્તર ભારતમાંથી શ્રી તુલસીદાસ મહારાજ દર્શન કરવા માટે બોલાયા દર્શન કરવા માટે દેશ દેશમાંથી સંતો આવે છે લાખો સાધુ સંતો ભેગા થાય ભગવાનના દર્શન કરે છે શ્રી એકનાથ મહારાજ ભગવાનના દર્શન કરે અને તે દર્શનમાં હૃદય પીગળ્યું છે આખો ભીની થઈ છે ઉપર ભગવાનની બહુ બહુ કૃપા છે પ્રભુએ મારા ઉપર જેવી કૃપા કરી છે એવી આ જગતમાં કોઈ પણ જીવ ઉપર ભગવાનની કૃપા નથી પ્રભુએ મને ઘરમાં સત્સંગ આપ્યો મારી પત્ની એ સ્ત્રી નથી એવું લાગે છે કોઈ સંત મારા પત્નીમાં સ્ત્રીના ધર્મો નથી જરાય છલકપટ કરતી અતિ સરળ છે મને ભક્તિમાં બહુ સાથ આપે છે મારી પત્ની સ્ત્રી નથી સંત છે કોઈ કોઈ વખત મને ક્રોધ આવી જાય છે પત્ની મને પ્રેમથી સમજાવે છે તમે ક્રોધ શા માટે ક્રોધ કરવાથી પુણ્યનો નાશ થાય છે તમે ક્રોધ ન કરો મને ભક્તિમાં બહુ સાથ આપે છે મને કે છે આખો દિવસ તમે ભગવાનની ભક્તિ કરો અને હું તમારી ભક્તિ કરું તમે મારા ભગવાન છો હું બધું હચવીશ તમે ઘરનો વિચાર છોડો આખો દિવસ ધ્યાન કરો આખો દિવસ જપ કરો પ્રેમથી પૂજા કરો પત્ની મને ભક્તિમાં બહુ સાથ આપે છે મારી પત્ની સ્ત્રી નથી પણ સંત મને પ્રભુએ ઘરમાં જ સત્સંગ આપ્યો મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે લાયક પત્ની છે તેથી તો હું ભગવાનની ભક્તિ કરું છું પત્ની બહુ લાયક છે એકનાથ મહારાજ દર્શન કરતા તન્મયતા થઈ છે એકનાથ મહારાજ ના પાછળ તુકારામ મહારાજ ઉભા તુકારામ મહારાજ વિઠ્ઠલનાથજીના પ્રેમથી દર્શન કરે છે દર્શન કરતા કરતા આંખમાં સુવે તુકારામ મહારાજને ઘરમાં જે પત્ની મળી હતી તે બહુ કર્કશ બહુ ત્રાસ આપે ઘરમાં રોજ ઝઘડો કરે તુકારામ મહારાજ તો અતિ સરળ હતા તુકારામ મહારાજ ને કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી પત્ની બહુ ક્રોધ કરે કોઈ કોઈ વખત ક્રોધમાં મહારાજ ને મારે એવું લખ્યું છે મહારાજ અતિ શાંત તુકારામ મહારાજ વિઠ્ઠલનાથજી ના દર્શન કરતા હૃદય પીગળ્યું છે ઘરમાં બહુ ત્રાસ છે મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે અને તેથી પ્રભુએ મને આવી નાલાયક પત્ની આપી છે એ મને દુઃખ આપે છે સારું છે એ મને દુઃખ આપે છે તેથી તો હું ભગવાનની ભક્તિ કરું મારું ઘરનો મોં છૂટી ગયો છે ભગવાન જાણે છે તુકારામને પત્ની બહુ સુખ આપે તો મને ભૂલીને પત્નીના પાછળ પડશે તુકારામને ઘરમાં બહુ સુખ મળે તો મારી ભક્તિ છોડશે પત્નીની ભક્તિ કરશે મારું મન ઘરમાં ફસાય નહીં અને તેથી પ્રભુએ આવી મને પત્ની આપી છે જે બહુ દુઃખ આપે છે સારું છે મહારાજના ચરિત્રમાં લખ્યું છે મહારાજ ઘરમાં વધારે જતા જ નહોતા ગામના બહાર એક પર્વત ઉપર બેસીને આખો દિવસ ભક્તિ કરતા ઘરમાં જાય તો કજીઓ કરે બહુ ત્રાસ આવે તુકારામ મહારાજે વિચાર કર્યો પત્ની દુઃખ આપે છે અને તેથી મારું મન સંસારમાંથી હટી ગયું આ સંસારમાં સાર નથી પત્ની બહુ દુઃખ આપે છે અને તેથી હું ભગવાનની ભક્તિ કરું સારું છે એકનાથ મહારાજ ને ઘરમાં પત્ની બહુ અનુકૂળ છે મહાપતિ મહાન પતિવ્રતા છે એવું માને છે કે પ્રભુએ બહુ કૃપા કરી છે મને ઘરમાં સત્સંગ આપ્યો છે તુકારામ મહારાજ ને ઘરમાં પત્ની બહુ ત્રાસ આપે છે તુકારામ મહારાજ કે છે મારા ઉપર બહુ કૃપા છે તેથી જે મને ત્રાસ આપે છે અને મને ત્રાસ આપે સારું છે પત્ની દુઃખ આપે છે અને તેથી હું ભગવાનના પાછળ પડ્યો છું પત્ની મને બહુ સુખ આપે તો હું પત્નીના પાછળ પડવાનો હતો પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું છે મારા ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં મારા ભગવાન જે કઈ કરે છે એમાં જીવનું કલ્યાણ છે તુકારામ મહારાજ ને ઘરમાં પત્ની બહુ ત્રાસ આપતી તુકારામ મહારાજ ની પત્ની તુકારામ મહારાજ ને ઓળખી શકી એ તો એવું જ માને છે કે મારો ધણી પાગલ થઈ ગયો તુકારામ મહારાજ વૈશ્ય હતા વેપાર ધંધો બહુ સારો ચાલતો પણ એમની ભક્તિ જયારે બહુ વધી ગઈ પછી એ વેપાર કરી શક્યા ને નુકસાન બહુ થયું પછી ગરીબ થયા પત્ની સમજે નહીં પત્ની એવું માને કે મારો પતિ પાગલ થયો છે આખો દિવસ વિઠ્ઠલ વિઠ્ઠલ કરે કોઈ કોઈ વખત તો વિઠ્ઠલનાથજીને પણ સંભળાવે કે આ વિઠ્ઠલે મારો બધો સંસાર બગાડ્યો તુકારામ મહારાજ એવું માને છે પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું છે પત્ની ત્રાસ આપે છે સારું છે મારા ઉપર ભગવાનની બહુ કૃપા એમના પાછળ તુલસીદાસ મહારાજ ઉભા તુલસીદાસ મહારાજ વિઠ્ઠલનાથજીના દર્શન કરે અને દર્શન કરતા કરતા હૃદય પીવેલું છે પ્રભુએ મારા ઉપર બહુ કૃપા કરી મારા પત્નીએ મારું બહુ અપમાન કર્યું અને તેથી ઘર છોડીને હું ગંગા કિનારે ગયો તુલસીદાસ મહારાજ પત્નીને મળવા માટે એના પિયરમાં ગયા રાત્રિના સમયે ત્યાં પહોંચ્યા છે પછી પત્નીને મળવા માટે ગયો હતો મારો એને તિરસ્કાર કર્યો તમને શરમ આવતી નથી ધિક્કાર છે તમને પત્નીએ મારું બહુ અપમાન કર્યું અને તેથી હું ગંગા કિનારે ગયો પત્નીએ મારું અપમાન કર્યું ન હોત તો હું રામની ભક્તિ કરવાનો નહોતો પત્નીએ મારો તિરસ્કાર કર્યો મારું બહુ અપમાન કર્યું અને તેથી હું રામજીના પાછળ હું પ્રેમથી પત્નીને ભણવા ગયો એનું મારું આપણે મારું બહુ અપમાન કર્યું સારું થયું પત્નીએ મારું અપમાન કર્યું તેથી જો હું રામની ભક્તિ કરવા લાગ્યો મારા ઉપર ભગવાનની કૃપા છે તુલસીદાસ મહારાજના પાછળ નરસિંહ મહેતા ઉભા હતા અને તે મહેતાજી દર્શન કરે છે મહેતાજી ના પત્ની નું મરણ થયું હતું મહેતાજી તો વિઠ્ઠલનાથજી ના દર્શન કરતા કરતા આનંદમાં નાચવા લાગ્યા રાધે ગોવિંદ રાધે ગોવિંદ આપે બહુ સારું કર્યું મારા દેખતા જેનો વરઘોડો નીકળ્યો તે બહુ સારું થઈ ગયું ભલું થયું ભાગી જંજા સુખે ભજીશું શ્રી ગોપા પત્ની નું મરણ થયું છે અને મહેતાજી ભગવાન ને મનાવે છે બહુ સારું કર્યું મારા પાછળ એ રે ને તો કદાચ અંતકાળમાં મને યાદ આવે મને એની થોડી ચિંતા થાય મારા પ્રભુએ સારું કર્યું કે પત્નીનું મરણ થયું ભગવાનને કહે છે કે આપે બહુ સારું કર્યું મારું મારા પત્નીનું મરણ થયું હવે ઘરમાં કહેનાર પૂછનાર કોઈ રહ્યો નથી તમે અને હું આપણે બે જણા મજા કરીશું આખો દિવસ ભક્તિ કરીશ પ્રભુએ સારું કર્યું ભક્ત ને ભગવાન બે હોય ત્યાં આનંદ પ્રગટ થાય છે ભક્ત ને ભગવાન બે ના મધ્યમાં કોઈ ત્રીજો આવે એ વિઘ્ન કરે છે પત્નીનું મરણ થયું સારું થયું હું અને મારા ભગવાન અમે આખો દિવસ આનંદમાં રહીશ હું સતત ભક્તિ કરીશ આ ચારે મહાન સંત છે ટેકનાથ મહારાજ ને ઘરમાં પત્ની બહુ અનુકૂળ છે એ કે છે મારા ઉપર કૃપા છે તુકારામ મહારાજ ને ઘરમાં પત્ની બહુ પ્રતિકૂળ છે ત્રાસ આપે છે તૈસે ચિરાવે ચિત્તી અસો આવે સમાગા જેનું મન અતિ શાંત રહે છે જે પ્રતિક્ષણે શ્રી કૃષ્ણ કૃપાના દર્શન કરે છે જે સર્વકાળ ભગવાનના ઉપકાર માને છે એ જ ભગવાનની ભક્તિ કરી શકે છે સંત રાજાને સમજાવે છે તારો તારો દીકરો આપે છે છતાં તું પુત્રમાં મમતા રાખે છે પુત્ર તને માનતો નથી છતાં તું પુત્ર સાથે પ્રેમ કરે છે તારી પુત્રમાં મમતા છે અને મમતા દૂર કરવા માટે પ્રભુએ આવી લીલા કરી છે છોકરો નારાયણ છે સારું છે અંગરાજા વિચાર કરે છે ખરું કે છે છોકરો નાલાયક હોવા છતાં હું પુત્રમાં મમતા રાખું છું અને લાયક પુત્ર હોત તો હું શું કરવાનો હતો અંગરાજાએ સંતને પૂછ્યું કે મહારાજ હવે હું શું કરું અરે શું કરવાનું છોકરો તારું કયું કરતો નથી ઘરમાં રહેવાની શી જરૂર છે ઘરને હાચજો તારું ઘર ભગવાનના ચરણમાં છે આ ઘરમાં તું રહીશ આ ઘરમાં ને પુત્રમાં તું મમતા રાખીશ તારું મરણ બગડશે છોકરો તો મૂર્ખો છે એનું બધું બગડ્યું છે તું ડાયો થઈને એના પાછળ પડે અંદર રાજા વિચાર કરે છે ખરું કે છોકરો મારું કયું કરતો નથી ઘરમાં રહેવાની શી જરૂર છે આ ઘરમાં મારું મરણ થાય તો મારું મરણ બગડશે રાત્રિના સમયે ઘરમાં બધા સૂતેલા હતા અને ત્યારે અંગરાજાએ ઘરનો ત્યાગ કર્યો ઘરને હાથ જોડ્યા ભગવાન બધાને સદબુદ્ધિ આપે ભગવાન બધાનું કલ્યાણ કરે હવે હું જઉં છું મારું ઘર ભગવાનના ચરણમાં છે રાત્રિના સમય ઘરમાં બધા સુતેલા હતા અને અંગરાજા એ ઘરનો ત્યાગ કર્યો ઘર છોડીને ગંગા કિનારે ગયા છે આ નારાયણ પરમાત્મા નું આરાધન કરતા કૃતાર્થ થયા વેદ રાજાના રાજ્યમાં અધર્મ બહુ વધી ગયો બ્રાહ્મણો વેદ ને સમજાવવા માટે ગયા વેદ દુષ્ટ છે કોઈને માનતો નથી બ્રાહ્મણો ને મારવા દોડ્યો છે બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી સાધુઓ પાસે મંત્ર શક્તિ હતી અને તેથી મોટા મોટા રાજાઓ સાધુઓના ચરણમાં બ્રાહ્મણોના ચરણમાં વંદન કરતા મંત્રમાં દિવ્ય શક્તિ હોય છે હજાર યંત્ર જે કામ કરી શકે નહીં એક મંત્રથી કામ થાય મહાભારતમાં વર્ણન આવે છે દ્રોણાચાર્ય બ્રહ્માસ્ત્ર જોડે બ્રહ્માસ્ત્ર શું છે ગાયત્રી મંત્રને ઉલટો કરીને જપ કરે એટલે બ્રહ્માસ્ત્ર થાય બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી બ્રાહ્મણો મંત્રને સિદ્ધ કરતા યંત્ર કરતા મંત્ર શ્રેષ્ઠ છે આ યંત્ર યુગમાં પવિત્રતા રહી નથી અને પવિત્રતા ન હોવાથી હવે મંત્ર સફળ થતો નથી મંત્ર સિદ્ધિ પવિત્રતામાં થાય મુખમ દગ્ધમ પરાન્ને હસ્તૌ દગ્ધૌ પ્રતિગ્રહ પરસ્ત્રીભીર મનોદગ્ધમ ગમે તેના હાથનું લોકો ખાવા લાગ્યા જી બગડી ગઈ આંખ બગડી ગઈ પવિત્રતા રહી નથી અને તેથી મંત્ર સફળ થતો નથી યંત્ર કોઈ કોઈ વખત દુઃખ આપે છે યંત્ર સુખ આપે છે દુઃખ પણ આપે છે યંત્ર વિનાશ પણ કરે છે મંત્ર કોઈ દિવસ વિનાશ કરે નહીં મંત્ર તમને પરમાત્માના ચરણમાં લઈ જશે યંત્ર કરતા મંત્ર શ્રેષ્ઠ છે વેર બ્રાહ્મણોને મારવા દોડે છે ત્યારે એક બ્રાહ્મણે મારણ મંત્રનો પ્રયોગ કર્યો અને જે મારણ મંત્ર નો પ્રયોગ કર્યો એનું ત્યાં જ મરણ થયું રાજા વિના પ્રજા દુઃખી થાય રાજાની જરૂર છે વેવ રાજા ધર્મ ને માનતો નહોતો પણ નીતિ ને માનતો હતો મહારાજમાં ચોરી ન થાય અન્યાય ન થાય કેટલાક લોકો ધર્મને માનતા નથી નીતિ ને માને છે કેટલાક લોકો ધર્મ ને માને છે નીતિ ને માનતા નથી જીવનમાં ધર્મ અને નીતિ બે ની જરૂર છે એક ચાંપથી રથ ચાલે બે ચાંપની જરૂર છે અર્થોપાર્જનમાં પ્રવૃત્તિમાં ની જરૂર છે નીતિથી ધન કમાવું અન્યાયનું ધન ને બહુ બગાડે છે અર્થોપાર્જનમાં નીતિની જરૂર છે અને મનને શુદ્ધ કરવા માટે ધર્મની જરૂર છે એક દિવસ તમે ઘરમાં બુહારી ન કરો તમારું ઘર બગડી જશે ઘરમાં ધૂળ આવે છે મન ઉપર ધૂળ પડે છે ધર્મ છોડે એનું મન બગડે છે ધર્મની બહુ જરૂર છે મનને શુદ્ધ કરવા માટે ધર્મની આવશ્યકતા છે ધર્મ છોડે એનું પરિણામમાં પતન છે પછી એ જ્ઞાની હોય કે યોગી હોય ધર્મ શબ્દનો અર્થ જે છે જે પતન થી બચાવે એને ધર્મ કહે છે ધારણા ધર્મ ધર્મો ધારે તે પ્રજા મનને પવિત્ર રાખવા માટે ધર્મની જરૂર છે અર્થોપાર્જનમાં નીતિની જરૂર છે આપણા શાસ્ત્રોમાં વર્ણન છે નીતિ ને ધર્મ નો સાથ ન હોય તો નીતિ વિધવા છે ધર્મમાં નીતિ ન હોય તો ધર્મ વિધુર છે કેટલાક લોકો ધર્મ ને માને છે ગમે તે રીતે પૈસો કમાવે પાપ નો પૈસો પરમાત્મા સ્વીકારતા નથી પાપ નો જે પૈસો છે એમાં કરીનો નિવાસ થાય છે ધર્મ અને નીતિ બે ની જરૂર છે વેદ રાજા નીતિને માનતો હતો ધર્મને માનતો નહોતો વેદનું મરણ થયું ત્યારે ચોરીઓ બહુ થવા લાગી લૂંટફાટ થવા લાગી અન્યાય બહુ થવા લાગી બ્રાહ્મણ નો અવતાર જગત નું સમાજ ને સુખી કરવા માટે બ્રાહ્મણોને ચિંતા થઈ રાજાની બહુ જરૂર છે રાજા વિના પ્રજા દુઃખી થાય છે શાસન વિના પ્રજા નહીં સુધરે રાજાની બહુ જરૂર છે તે વેદ રાજાના શરીરમાંથી બધું પાપ બહાર કાઢે બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ છે આ શરીરમાં ત્રણ ભાગ છે પગથી દૂટી સુધીનું જે અંગ છે તેને અધમાંગ કહે છે દૂટીથી ગળા સુધીનું જે અંગ છે તેને મધ્યમાંગ કહે છે અને ગળાથી ઉપરનું જે અંગ છે મસ્તક એ ઉત્તમ અંગ છે અધમાંગમાં પાપ હોય છે દૂટીથી નીચેનો જે ભાગ છે તે બહુ અશુદ્ધ છે શાસ્ત્રોમાં એવું લખ્યું છે દૂટીથી નીચેના ભાગને હાથ સ્પર્શ કરે તો હાથ ધોવો જોઈએ દૂટીથી પગ સુધીનું બધું અંગ અધમાંગ છે અધમાંગમાં પાપ હોય છે બ્રાહ્મણો એ મંત શક્તિથી વેદ રાજાના શરીરમાંથી બધું પાપ બહાર કાઢ્યું આદિ નારાયણ પરમાત્માની સ્તુતિ કરે છે બ્રાહ્મણ એ જ ભગવાનનું મુખ છે ત્રિકાલ સંધ્યા ગાયત્રી સત્કર્મ કરનાર બ્રાહ્મણ જે બોલે એ ભગવાન સફળ કરે છે બ્રાહ્મણો ને લાગણી થઈ આ વંશનો નાશ ન થાય આ વંશ રહેવો જોઈએ આ સ્વયંભુ વંશ છે ભગવાનની પ્રાર્થના કરી છે આ વંશનું રક્ષણ કરવા માટે આપ જ પુત્ર રૂપે પ્રગટતા વિષ્ણુ સૂક્ત નો પાઠ કરતા ભગવાનને મનાવે છે બ્રાહ્મણો નું વચન સત્ય કરવા માટે પ્રભુએ લીલા કરી પૃથ્વી નો અવતાર થયો મહારાજા પૃથુ પ્રગટ થયા છે પૃથુ રાજા ભગવાનનો અંશાવતાર છે અર્ચી રાણી સાથે પૃથુ રાજાને ગાદીમાં બેસાડ્યા છે પૃથુ મહારાજ આખો દિવસ પરમાત્માની પૂજા કરતા તમારું પાપ છૂટે એવી ઈચ્છા હોય તો તમે સર્વકાળ ભગવાનની પૂજા કરો જે સર્વકાળ ભગવાનની પૂજા કરે એનાથી પાપ થતું નથી આખો દિવસ પૂજા કરો કદાચ તમને એમ શંકા થશે કે મહારાજ તમે શું બોલો છો આખો દિવસ પૂજા કરવાની તમારે બધું છોડવું પડશે કઈ છોડવાની જરૂર નથી પૂજા આખો દિવસ કર પરમાત્માની પૂજા કેવળ મંદિરમાં જ થાય છે ભગવાન મંદિરમાં જ બેઠા છે ભગવાન તો સર્વનો આધાર છે સર્વ વ્યાપક પરમાત્માની પૂજા સર્વકાળ થાય સર્વ વ્યાપક પરમાત્માની પૂજા સર્વ ઠેકાણે થાય કેટલાક લોકો તો મંદિરમાં થોડી ભક્તિ કરે છે મંદિરમાંથી બહાર નીકળ્યા પછી એમને ભગવાન દેખાતા નથી તે પાપ પણ કરે છે જે ભગવાન મંદિરમાં છે એ ભગવાન સર્વનો આધાર છે રસ્તે ચાલતા પણ ભક્તિ કરવી પ્રત્યેક માનવને ભગવત ભાવ છે લોકો મંદિરમાં મૂર્તિમાં ભગવાનની ભાવના રાખે છે માનવ માનવમાં ભગવાનની ભાવના કરતો નથી માનવ માનવ શરીરમાં ભગવાનની ભાવના કરે ને તો મન બગડે નહીં માનવ માનવમાં ભગવાનના દર્શન કરે તો જગતનું ઘણું દુઃખ ઓછું થાય તમે જે દેવની પૂજા કરો છો એ દેવ તમારા ઘરમાં જ બેઠા છે એવું નથી તમારા ભગવાન સર્વનો આધાર છે તમારા ભગવાન સર્વશક્તિમાન છે કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરો જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને કરેલો વ્યવહાર ભગવાનની પૂજા છે વ્યવહાર તો કરવો જ પડે છે તમને જે દેખાય છે તે ઈશ્વરનું સ્વરૂપ છે એવું સમજીને વ્યવહાર કરો તમે જે માનવ સાથે બોલો છો એ માનવમાં ભગવાન છે એવા દર્શન કરીને બોલો સર્વકાળ ભગવાનની પૂજા કરો પૂજા કેવળ મંદિરમાં જ થાય છે એવું નથી કોઈને તરસ લાગી હોય ને તેને પ્રેમથી ઠંડુ જળ આપો એવી ભાવના કરો કે ભગવાન આ સ્વરૂપે આવેલા છે જીવને ઈશ્વર થી અલગ ન કરો જીવને ઈશ્વર નું સ્વરૂપ સમજીને કરેલો વ્યવહાર એ ભગવાનની પૂજા છે કોઈને પણ ઈશ્વર થી અલગ ન કરો અનેક વાર એવું થાય છે ઘરમાં છોકરો નુકસાન કરે છે છોકરો ભૂલ કરે છે ત્યારે બાબા ફસે છે માતા પિતાને જરાય દુઃખ થતું નથી છોકરો નુકસાન કરે તે ચાલે પણ કદાચ નોકર નુકસાન કરે તો નોકર નુકસાન કરે તો સહન થશે પછી તો કેટલાક નોકરને સંભળાવે છે તું ઓળખો છું તને કઈ અક્કલ નથી અરે નોકરમાં પણ નારાયણ છે કોઈને શબ્દથી મારશો લાકડીનો માર ભૂલાય પણ શબ્દનો માર ભૂલાતો નથી દીકરો નુકસાન કરે ભૂલ કરે તો મા બાપને દુઃખ થતું નથી નોકર નુકસાન કરે તો દુઃખ થાય અને નોકરમાં પણ નારાયણ છે ભૂલ કોના હાથે થતી નથી નોકર ને ઠપકો આપો પ્રેમથી એને સમજાવો એનો તિરસ્કાર ન કરો એ યાદ રાખશે કે મારી ભૂલ થઈ હતી ત્યારે તે દિવસે મને ગાળ મારો બહુ તિરસ્કાર કર્યો શબ્દનો માર ભૂલાતો નથી લાકડીનો માર ભૂલાય છે નોકર ભૂલ કરે તો નોકર ને ઠપકો આપો પણ નોકર માં નારાયણ વિરાજેલા છે એ ભૂલશો નહીં કોઈ પણ જીવને ઈશ્વર થી અલગ ન કરો જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો એ પરમાત્માની પૂજા છે કોઈ પણ જીવ ઈશ્વરથી અલગ થઈ શકે પણ નથી બ્રહ્મસૂત્રોમાં વ્યાસ મહર્ષિએ જીવાત્માનું સ્વરૂપ વર્ણન કરતા અનેક ઋષિઓના મત આપ્યા છે આ છે ઋષિ ઔડોમી ઋષિ બાદરી ઋષિ આશ્વર્ત ઋષિ આવું બોલે છે બહુ અવલોમી ઋષિ આવું બોલે છે થોડો થોડો મતભેદ છે પણ બધા ઋષિઓ જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજે છે અંતઃકરણ પ્રતિબિંબિત ચૈતન્ય જીવા અંતઃકરણોપહિતન ચૈતન્ય જીવા અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્ય જીવા ઋષિઓમાં થોડો થોડો મતભેદ દેખાય છે પણ કોઈ ઋષિ જીવને ઈશ્વરથી અલગ માનવા તૈયાર નથી જીવ અને ઈશ્વરમાં જે ભેદ ભાષે છે એ ભેદ વાસ્તવિક નથી ઔપાધિક ભેદ ભેદ બે પ્રકારનો હોય છે વાસ્તવિક ભેદ અને ઔપાધિક ભેદ ગાય અને ઘોડાનો જે ભેદ છે એ વાસ્તવિક ભેદ છે ગાય કોઈ દિવસ ઘોડો થઈ શકે ડાંગર અને ચોખાનો જે ભેદ છે એ વાસ્તવિક ભેદ નથી ઔપાધિક ભેદ છે ડાંગર એ ચોખા છે ચોખા એ ડાંગર છે ડાંગર ચોખા બંને એક જ છે એક હોવા છતાં જુદા છે ચોખાનો ભાગ થાય ડાંગરનો ભાગ થતો નથી ચોખા ઉપર છોડ હોય ત્યારે લોકો એને ડાંગર કહે છે ડાંગર ને થોડો માર પડે અને છોડ નીકળી જાય તો અંદર ચોખાનો દાણો છે જીવ અને ઈશ્વરમાં જે ભેદ ભાષે છે એ ડાંગર અને ચોખાના જેવો ભેદ છે વાસ્તવિક ભેદ નથી ઔપાધિક ભેદ છે જીવ ઈશ્વરનું જ સ્વરૂપ છે કોઈ જીવને ઈશ્વરથી અલગ ન કરો સંતોએ વર્ણન કર્યું છે જે ચેતન ઉપર માયાનું આવરણ છે માયાના આવરણ સાથે જે ચેતન એને જીવ કે છે માયાના આવરણથી રહિત જે ચેતન એ જ ઈશ્વર છે જીવ ઈશ્વરમાં ભેદ માયાથી વાસે છે છોડ હોય તો ડાંગર અને છોડ ન હોય તો ચોખા છે જીવ ઈશ્વરનું જ સ્વરૂપ છે કોઈ પણ જીવનો તિરસ્કાર કરે એ પરમાત્માનો જ તિરસ્કાર કરવા જેવું પાપ છે કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરવો ઋષિઓમાં થોડો થોડો મતભેદ દેખાય છે કેટલાક ઋષિઓ કે છે કે જીવ પ્રતિબિંબ છે અને પરમાત્મા બિંબ છે અંતઃકરણમાં ચેતનનું પ્રતિબિંબ પડે અને જીવ આવે ઘડામાં જે આકાશ છે એને ઘટાકાશ કે છે અને વ્યાપક જે આકાશ છે એને મહાકાશ કે છે મહાકાશ અને ઘટાકાશ તત્વથી એક જ છે ઘડો ફૂટી જાય તો ઘડામાં જે આકાશ છે તે ત્યાંથી ઉઠીને મહાકાશને મળવા જાય છે ઘડા ઘડામાં રહેલું આકાશ મહાકાશને મળવા જતું જ નથી ઘટાકાશ જ નથી મહાકાશ જ છે મહાકાશમાં થોડી માટી આવી ગઈ એના ઉપાધિથી ઘડામાં રહેલા પોલાણને લોકો ઘટાકાશ કહે છે ઘડો ફૂટી ગયા પછી ઘડામાં જે આકાશ હતું એ કઈ મહાકાશ ને મળવા ગયું નથી મહાકાશ જ છે શરીરમાં જે ચેતન છે એને જીવ કે છે દેહો બાજી યુક્ત જે ચેતન છે તે જીવ છે દેહો બાજી જેને નથી નિરૂપાજી ચેતન એ પરમાત્મા છે ઋષિઓમાં થોડો થોડો મતભેદ દેખાય છે પણ બધા ઋષિઓ જીવ ને ઈશ્વર થી અલગ માનવા તૈયાર નથી જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરશો એ વ્યવહાર ભગવાનની પૂજા થશે પરમાત્માની પૂજા કેવળ મંદિરમાં જ કરવાની છે એવું નથી સર્વકાળ પૂજા કરવાની છે જે પૂજાની સમાપ્તિ કરે એ પાપ કરે છે પૂજાની કોઈ દિવસ સમાપ્તિ ન કરો પૂજા સર્વકાળ કરો પૂજા સર્વ ઠેકાણે દુકાને આવેલા ગ્રાહકમાં જેને ભગવાન દેખાય છે અને જે વિવેક થી વેપાર કરે છે એનો વેપાર પણ પૂજા છે વૈશ્યો વૈશ્યોને ભગવાનની આજ્ઞા છે વૈશ્ય વેપાર ધંધો કરે દુકાને આવેલા ગ્રાહકમાં જે ભગવાનના દર્શન કરે વ્યાજબી નફો લેવો જોઈએ સરળતા નો દુરુપયોગ કરીને ઘેર વ્યાજબી નફો લે તો વેપારમાં પાપ થાય કેટલાક વેપારીઓ એવા હોય છે દુકાનમાં શ્રી નાનજી બાબાનું રણછોડાનું સ્વરૂપ પધરાવે છે સારું છે વેપાર ધંધો કરતા કામ કરતા ભગવાન ના દર્શન થાય સ્મરણ થાય પણ એ જયારે ગ્રાહક સાથે વાતો કરે ને ત્યારે એમને એવું લાગે છે કે ભગવાન ભેર જ છે હું જે ગુરુ છું કે આવડતા જ નથી ભગવાન પહેરા નથી તમે શું બોલો છો તમે શું કરો છો ભગવાન જુએ છે ભગવાન આંખ વિના બધું જુએ છે ભગવાન કાન વિના બધું સાંભળે છે વ્યવહારને ભક્તિમય બનાવો કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરો જીવને નું સ્વરૂપ સમજીને બોલું જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહારનું કામ કરો તમારો વ્યવહાર ભક્તિમય થશે પૃથુ મહારાજ આખો દિવસ ભક્તિ કરે છે આખો દિવસ પૂજા કરે છે એનો અર્થ એ છે પ્રત્યેક જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજે કોઈ પણ જીવને ઈશ્વર થી અલગ કરશો નહીં આખો દિવસ પૂજા કરવી હોય તો તમારે પણ પૃથુ થવું પડશે પૃથુ શબ્દનો અર્થ છે વિશાળ જેનું હૃદય વિશાળ છે જેના નયન સ્નેહાળ છે એ પૂજા કરી શકે જેના આંખમાં પ્રેમ નથી એ ભગવાનની પૂજા શું કરશે આંખમાં પ્રેમ રાખજો હૃદય વિશાળ રાખજો તો આખો દિવસ પૂજા થશે ભગવાન કોઈનું ઘર જોતા નથી ભગવાન જુએ છે એનું હૃદય કેવું જેનું હૃદય વિશાળ છે એના હૃદયમાં જ ભગવાન રમે છે જેના આંખમાં પ્રેમ છે એના ઘરમાં જ ભગવાન બિરાજે છે આંખમાં પ્રેમ રાખજો બધાને પ્રેમથી કોઈ પણ જીવને થી અલગ ન પૃથુ મહારાજ આખો દિવસ પરમાત્માની પૂજા કરે મહારાજમાં કોઈ ભૂખ્યો નથી મારા રાજમાં કોઈ ઉઘાડો ફરે એક વાર એવું થયું પૃથ્વી રાજાના રાજમાં દુકાળ પડ્યો વરસાદ થતો નથી પૃથુ મહારાજ ગભરાયા છે હવે મારી પ્રજાનું શું થશે હું પૃથ્વીને સજા કરીશ પૃથ્વીને મારવા તૈયાર અન્ન ઉત્પન્ન કરતી નથી પૃથ્વી માતાએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું છે અને પૃથ્વી રાજાને સમજાવે છે તમારા પિતા વેદ રાજાના રાજ્યમાં અધર્મ બહુ વધી ગયો હતો અને તેથી આ ધરતી અન્ન રસને ગળી ગઈ